શુદ્ધાત્મા જ સાચો સગો આ રાત્રે બે વાગે તમે ઉઠો છો ત્યારે સૌથી પહેલું શું લક્ષમાં આવે છે હું શુદ્ધાત્મા છું એ અને પછી દાદા દેખાય છે આ અમે સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી તમને શુદ્ધાત્માનું લક્ષ્ય કેટલો વખત રહે છે દિવસમાં નિરંતર રહે છે દાદા આ શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે એ જ આપણું એ જ આપણી ખબર લે બીજું કોઈ રાત્રે આપણી ખબર ના લે આપણે પાણી પીવાનું માગીએ તોય કોઈ ના ઉઠે જાતે લેવા જવું પડે આપણે પાણી માગીએ ને પેલો ઊંઘતો હોય તો તો ઉઠે પણ જાગતો ના ઉઠે આ બધા હિસાબ અમને એટ અ ટાઈમ દેખાયા જ કરે તદ્દન દગો છે આ સંસાર કોઈ દાડો સગો ના થાય બેન કેટલા છોકરા છે તમને ચાર છે તો ગયા અવતારના છોકરા અત્યારે ક્યાં છે એ તો શી ખબર દાદા એક એક અવતારમાં ભયંકર માર ખાધો છે પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે ગયા અવતારના છોકરા મુક્તો આવે છે ને નવા આ અવતારમાં વળગાડતો જાય છે પોતાની વસ્તુ હોય તે લૂંટાય નહીં અને જે લૂંટાયું તે પોતાનું નહીં આ એકનો એક છોકરો હોય તો એ ના રહે આ જગતમાં કયો માણસ મોહ કરવા જેવો છે આ ગંધાએ તેના પર શો મોહ કરવાનો ગંધાતી કેરી પર તે કંઈ મોહ કરાય સુગંધીદાર માણસો તો સતયુગમાં હતા પણ સતયુગનું ચળામણ દ્વાપરમાં રહ્યું દ્વાપરનું ચળામણ ત્રેતામાં રહ્યું ને ત્રેતાનું ચળામણ આ કળિયુગમાં રહ્યું તે નર્યા ચોળિયા જેવા જ લોકો રહ્યા છે આ કાળમાં એમનો ખોરાક એવો બુદ્ધિ એવી અને વિચારે એવા આમાં શું સુખ મળવાનું છે એના કરતાં પોતાના આત્માની ગુફામાં પેસી જા અને બાર સુપરફ્લુઅસ રહેને આમાં શા સુખ કાઢવાના બધું જ ગંધાય છે ત્યાં સ્વરૂપનું જ્ઞાન ના હોય તો બધે બફારો જ છે અને સ્વરૂપનું જ્ઞાન મળ્યું તો પોતાની ગુફામાં બેસીને રહેવાનું ને બીજે બધે ઉપલક રહેવાનું બહુ સારા હોય તો આપણને લપસાવી પાડે ચા નાસ્તો કરાવે ફરવા લઈ જાય નહીં કશી લેવા અને દેવા છતાં લપસાવી દે આ બધા ચોપડાના હિસાબથી ભેગા થાય છે એક ઝાડ પર પંખી બેઠા હોય ને ઉડી જાય તેવું છે આને તો પૂળો જ મૂકવાનો ને જ્યારે ત્યારે ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ રાજપાટને વૈભવ છોડીને જ્ઞાનીની પાછળ દોડેલા ને આજે એક જ રાણી છોડતો નથી ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે કે સવારમાં શાના ચા ઢીંચો છો આ તો બધી ભરહાણ કહેવાય શક્કરિયા બાફવાની જગ્યા તે આ સંસાર આમાં સુખ હોત તો છાપામાં રોજ આવત કે ફલાણા ફલાણા શેઠ સુખી છે પણ કોઈ સુખી નથી શક્કરિયા ભરહાડમાં બફાય તેમ બધા બફાય છે આ શેઠાણીનો વીમોએ નહીં ને બંગલાને બંગલા ભેલાઈ ગયા શામાં સુખ છે લક્ષ્મીમાં સુખ હોય તો તો આ શેઠિયા રાત્રે પલંગ પર સૂતા સૂતા પાસા ના ફેરવે પણ આ તો પલંગ પણ ચૂંચું કરે આમાં શું સુખ છે ચક્રવર્તીઓને તેરસો રાણીઓ હોય તેમાં કેટલીયના મોઢા ચઢેલા હોય રોજ એક વણિકભાઈ મારી જોડે રોજ બેસનારા એમને મેં પૂછ્યું કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે જો વહુ મરી જાય તો શું થાય તમારું ત્યારે એમણે કહ્યું મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં ઓ તારીની આ વણિક તો બહુ પાકા આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઈ વધારે જીવે સ્ત્રીને કહે તું સૌભાગ્યવંતી થઈને જજે પણ હું તો રાંડીશ આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ એ જ ભેદ બાકી તો એ શુદ્ધાત્મા જ છે ને એક વણિકભાઈ તો એવા શૂરવીર હતા કે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઈ રહી હતી એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે તું મને ગોદડા ઓઢાડી દે આવા શૂરવીર લોકો છે શાદી કરી શાદી ફળ ચાખ્યા હવે વીતરાગ રહેવાનું છે આ તો આંબાના ફળ ચાખ્યા કે ખાટા છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ના એ તો કાયમ ખાટો જ રહેશે એમ આ સંસાર એ ખાટો જ છે પણ મોહને લીધે ભૂલી જાય છે માર ખાધા પછી ફરી મોહ ચડી જાય છે એ જ ભૂલભુલામણી છે જો સ્વરૂપનું અજ્ઞાન ગયું ને સ્વરૂપ જ્ઞાન મળી જાય તો એ ભૂલભુલામણી પજવે નહીં જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન આપી દે એટલે ભૂલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તો એ નાની બેબીની ચિંતા કરે કે આને પરણાવવાની રહી ગઈ તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવર થાય જાનવરનો અવતાર નાલેશી ભરેલો છે પણ મનુષ્ય અવતારમાં એ સમો ના રહે તે શું થાય જ્ઞાની પુરુષ તો કહે કે માગ માગે તે આપું પણ સરખું માગે નહીં સ્ટીમર ડૂબતી હોય ત્યારે આગળથી એની ખબર પડી જાય એટલે બધાને મછવામાં ઉતારતા હોય ત્યારે પેલો ડોસો વહેલો ઉતાવળ કરે પણ તું મરવાનો થયો હવે છોકરાને પહેલા ઉતરવા દે ને લોકો જાણે કે આ રળિયામણી દુનિયા છે ના આ તો મરવાનું કારખાનું છે રીંગણા ઘેડા થાય એટલે મરવાના જ આ તો જેટલું કામ કાઢે એટલું પોતાનું આ પાલઘરનું સ્ટેશન આવે ત્યારે કોઈ બિસ્તરો પાથરે ત્યારે લોક શું કહે ગાંડો જ છે ને મુંબઈ નજીક આવ્યું ને બિસ્તરો પાથરે છે એ તો મૂર્ખ જ કહેવાય કેટલાક તો બોરીવલી આવે ને પત્તા રમવા બેસી જાય અરે હવે તો ઉઠ આ છેલ્લું સ્ટેશન નજીક આવ્યું તે હવે બિસ્તર બાંધવા માંડી જા હવે તો ચેત જેટલો ચેતે એટલું એના બાપનું નર્યો ભયવાળો આ સંસાર ચિત્રી ચઢે એવો ને તે પાછો નિરંતરનો તેમાં લોકોને રાગ શી રીતે આવે છે એ અજાયબી છે ને